મન જગત સ્વરૂપ આ દેહને આત્મા જોડે કંઈ રિયલ સંબંધ નથી આ મન એ આખું જગત છે એથી જો બીજાને સળી કરીએ તો મનમાં દુઃખ ઊભું થાય અને બીજાને સુખ આપીએ તો સુખ મળે મન એ જગત છે જગતને સુખ આપીશ તો મનને સુખ થશે તું બીજાને સુખ આપીને દુઃખ માગે તો એ ના મળે મન તો દુનિયા છે જેવું હલાવીશ તેવું મળશે કવિરાજ કહે છે ને મન મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગ્યા રે માટે જો તારે સાંસારિક સુખ જોઈતું હોય તો તને જે જે ના ગમતું હોય તે બીજાને ના આપીશ માત્ર પોતાની પાસે જે સમજણ છે કે મને આ નથી ગમતું પોતાને જે દુઃખ લાગે તે બીજાને તું ના આપીશ તું દુઃખ માને છે એની આગળ તો બીજા બહુ દુઃખો છે પણ તું જેને દુઃખ માને છે એ બીજાને આપે તો તારા જેવો બીજો મૂર્ખ કોણ તો તને પછી સુખ શી રીતે મળે જાણીને આપવું અને અજાણે આપવું એમાં ફેર નહીં આ બાબો કાચનો પ્યાલો ફોડે તો એને દુઃખ થાય અને બાપા ફોડે તો બાપાને તો બહુ દુઃખ થાય તું જેને દુઃખ માને છે તે બીજાને દુઃખ ના આપીશ તો તું સુખી થઈશ સુખી થવા બીજા શાસ્ત્રો પણ વાંચવાની જરૂર નથી આ વાત તો જેને જ્ઞાન ના મળે તોય તે સમજે એથી શું થાય કે દુઃખ આવવાનું બંધ થાય અને સુખ આવવાનું ચાલુ થાય આ તો ધર્મ પોતાની પાસે જ છે એના માટે શાસ્ત્રોની જરૂર નથી આટલું કરે એટલે સુખી થાય જ પોતાને જે ઇફેક્ટ થાય તે સામાને પણ અવશ્ય થાય જ ને તારી પ્રત્યે મારી આંખોમાં તને ભાન ના લાગે તો તારી આંખમાં એવા ભાવ ના લાવીશ કે જેથી સામાને દુઃખ થાય જેનાથી આપણને દુઃખ થાય તેનાથી બીજાને દુઃખ કેમ અપાય